જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બોલતા કેટલો આનંદ આવે આપણને હમ બધું કેવું સરસ ગોઠવીશ કઈ રાજે લજ્જાવાનું નહીં જય સચ્ચિદાનંદ શું વાતો કરો તારે બધું સુધનભાઈ કંઈ વાત કરો વાત કાઢો સંદેશ વાત કરો કે દાદા આ વખતે અમેરિકા ત્રણ મહિના રહ્યો હાજી અને ત્રણ મહિના રહ્યા પછી એટલું તમે હમણાં જ પૂછ્યું કે તમારા વતનમાં પાછા આવી ગયા બરોબર ને હવે તમને કહું કે આ વખતના ત્રણ મહિના પછી તમે માનશો નહીં મને એવું થયું કે હું અમેરિકા પાસે જાઉં જ નહીં અમેરિકાની મને કોઈ જરૂર જ નથી it's a total waste of time આવો જીતુનભાઈ જતન જાઓ તમને પેલી ખુરશી છે ત્યાં છે છે ને બસ તો વાત તો બિલકુલ સાચી છે પરંતુ હવે આપણે આમ કરું કેમ કરું કરવાનું રહ્યું જ નહીં ને સાચી વાત છે હા ભાવ આપણે કહીએ છીએ જેને ભાવ કે ધર્મને ખાતરનો આ ભાવ છે આપણો પછી એ ભાવ વ્યવસ્થિતના હિસાબ આવશે એમ રાખશે બરાબર પણ ધર્મ ખાતે ભાવ જ આપણો છે જ ચોક્કસ અહીંયા આગળ મહાત્માઓને કહે છે કે ભાવ કરો ભાવ કરો કે છે વાત આટલી આ પ્રમાણે સમજવાની છે શું નિશ્ચય પ્રાપ્ત થયેલા એમના માટે ભાવ એ આવી રીતે છે શાના માટે તે સત્સંગ સત્સંગના સંયોગો માટે શુદ્ધાત્મા ખાતામાં આપણે જમા થાય જમા થતા જ કરતું હોય એ ખાતે બધી જ રીતે પણ સત્સંગના નિમિત્તો જે જે પ્રકારે જેવી જેવી રીતે જ્યાં જ્યાં ગોઠવાતા હોય બધા જ ભાવ આપણો હોવો ઘટે બસ અને વતનની વાત રહી એટલે વતન કે જેને આપણે છૂટી જ ના જાય એ વતન પછી ઠેકાણું પાક્કું ઠેકાણું થઈ જાય શામાં છું તું ભણું છું બીસીએ બરાબર આગળ ભણવાની છું હે આ ભણાવવાના છે કે ભણાવજો ભણાવજો એને પાર્લામેન્ટમાં મોકલવાની છે આપણે ના એલાવ કરે છે રાજ ભલે ને જાય હે ગભરાઈ જઈશ તું પાર્લરમાં જવામાં મહાત્મા તો બધા સમજી ગયા છે પાકું આપણી પાર્લામેન્ટ કઈ આપણું નહીં બધું સમજભાઈ બધી રીતે સમજી ગયેલા છે પાણી કાઢી મૂકો એટલે આપણે જોઈશું કે આ સત્સંગ ને સત્સંગના બધા નિમિત્તો એના કારણે બધા ભેગા થઈએ છીએ આપણી એકબીજા પર એવી સુંદર અસરો આવે છે કે એના કારણે આપણને વ્યવહારમાં આપણી વ્યવહાર દ્રષ્ટિએ કરીને બધા વ્યવહારોમાં લઘુતા આવતી જાય શું કહ્યું લઘુતા આવતી જાય લઘુતા એવી ચીજ નથી કે દેખાવાની અગર તો આપણને આ શરીર છે તો સમજણ પડે લઘુતા એ દ્રષ્ટિનો વિષય છે દ્રષ્ટિ દ્રષ્ટિ તો કોઈને સમજ પડે એવી છે નહીં ને આ બહુ મોટી વાત છે એટલે સમાજ વ્યવહારમાં પણ વૈશ્વિક ધર્મોમાં લૌકિકતાએ કરીને પણ આનું એટલું જ મહત્વ છે પણ એ આખું વ્યવહારથી થઈ ગયું અને દર અસલ લઘુતા એ અલૌકિક અલૌકિકતા છે બધી અલૌકિક એટલે દ્રષ્ટિમાં લઘુતા આ અલૌકિકતા છે તો આપણે ત્યાં સંતપુરુષો દિલવારાઓ એવા સંતપુરુષો થયા હોય પછી નિસ્વાર્થી સંતપુરુષો હોય નિષ્કામ યોગ ગીતાજીમાં કયો છે અને એમાં એ વ્યવહારથી લેવાય ત્યારે એ કેવી રીતે હોય છે આ બધું જોવા જેવું છે એમાં ત્યાં ત્યાંય હોય ના હોય પરંતુ અલૌકિકની વાત બહુ જુદી છે લઘુતા અને આ લઘુતા માણસોને સમજ પડે ને એવું નથી બહુ સારી છે બહુ સારી રીતે સમજ પડે એવી છે પરંતુ એ જીવન અને જીવનના વિજ્ઞાનના સંદર્ભમાં જો બધાને સરખી રીતે માણસની આજની બધી ચાલતી ભાષાઓમાં બધાને જો સમજાવવામાં આવે ને પરીક્ષાએ તો ખરેખર બધું બહુ સુખી થઈ જાય બધા પોતે અંદર મસાલો ગમે તેવો લાયા હોય શું કહ્યું હા આપણે કહીએ છીએ ને ભરેલું મસાલો શું કહે ભરેલું ભરેલો માલ કહીએ છીએ ઓ માલ મસાલો જ ના કહેવાય ભરેલો માલ મસાલો અને માલમાં ઘણો તો ફેર બહુ મોટો ફેર છે માલ તો માલ કહેવાય શું કહ્યું થોડું આઘું રાખજો તો ચાલશે ના ના વાંધો નહીં પવન આવશે બધા ચાલે મળતા તાપ અચ્છા સમજ્યા એના પેલા કેમેરા માટે આવું છે એટલે લઘુતા લઘુ બહુ સુંદર છે આપણે દાદા ભગવાને આજે આપણને બધાને આ વ્યવહારમાં સુખી થઈ જવા માટે એટલું સરસ સમજ સાદી ભાષામાં આપી છે તો શું ખરું કે નહીં આવું ના ચાલે બીજું અહીંયા બધું છે જે બહેનો પાસે છે કે જે આપીએ કહ્યું કે દ્રષ્ટિએ કરીને એ લઘુતા છે તો એ દ્રષ્ટિએ કરીને એટલે જ્યાં આપણને બધા જીવન વ્યવહારમાં હોવા છતાં અંદર અકર્તા ભાવે રહેવાનું સમજણે કરીને એ અકર્તા ભાવ તો શબ્દ બોલાયો જ નથી એટલે બોલવામાં એ તો દરેકનો અનુભવનો પ્રમાણનો માટે છે ને તો આજ્ઞા પ્રમાણ આપેલું એટલે બોલવું જ નહીં કોઈ સંજોગોમાં સત્સંગમાં બોલવાથી ઘણી વખતે એના એના અંદર બધા બરાબર છે એટલે કોઈ ના બોલવું એટલે માણસ છે અને માણસ એની પાસે પુરુષાર્થ છે નહીં તો પછી રહ્યું જ કેવું બધું વાત કરવાની કઈ એવી રીતે જ વાત કરો બરાબર વ્યવહાર વિજ્ઞાન વ્યવહાર વિજ્ઞાન સ્વપ્નમાં પણ એ શબ્દ લાવશો નહીં કરતા ન કરતા નહીં બધું એ તમારે પોતા માટે રાખો ને નહીં તો ગરબડ થઈ જશે બરાબર એટલે ખરેખર ગરબડ થઈ જ જાય તો બહુ ઉછાળ આવે ને ઉલ્લાસ આવે ને બહુ આવું એકદમ કોઈ દિવસ ના જોયું હોય ના અને એમાં એટલે પછી આ આમ ના પીને કોઈ દિવસ ઉલટું ઉલટું બીજાને ગરબડમાં મૂકી દો તમે બીજાને ગરબડમાં મૂકી દો એને ઉન્નતિના પ્રગતિના રસ્તાઓ છે રસ્તાઓ બધા એ બધા ભીડી જાય બધા ધીમે ધીમે તો પકડતો જાય એમ ભીડાતા જાય તો રસ્તાઓ શું કરે બહુ ખરાબ કહેવાય બરાબર ઉત્કર્ષ કરવા ઉત્કર્ષતા એવી રીતે આપણે રહેવાનું છે શું ઉત્કર્ષતા એવી રીતે રહેવાનું છે એટલે અક્રમ અક્રમ માર્ગ અક્રમ શબ્દ આપણે જે છે તે એ તો એક અપવાદ સ્વરૂપે પ્રાપ્ત માટે છે બીજું કશું જ નથી મુશ્કેલી આ થઈ ગઈ છે ને માર્ગનો કંઈ વિરોધ કંઈ બધા જુદા માર્ગ પાડવાની વાત ક્યાં છે આમાં તો સમજાય છે કોઈ દાડો પુસ્તક પુસ્તિકા ગમે તેવું પીરસો તો આ રીતે રાખો તો સમજાયું હા મુક્તિ શબ્દ વાપરી શકો તમે મુક્તિ શબ્દ વાપરી શકો પણ મોટે ભાગે સંસાર એટલે બધા વિશ્વ તો મોટું એ જ છે એના માટે બધાને લૌકિક પ્રમાણે જે જીવન જાય છે એમાં કેમ કરીને સુખી થાય આ બહુ મોટી વાત છે શું બહુ એ રીતે ખાસ રહો શું પૂછ્યું કહો દ્રષ્ટિએ કરીને લઘુતા દ્રષ્ટિએ કરીને એટલે શું કે તો વ્યવહારમાં લૌકિકતામાં પણ એ તો કહી શકાય દ્રષ્ટિએ કરીને એટલે જોઈએ આપણે બધાને કહીએ કે ભાઈ આમ તો બધા સમજે કે બધા પોતાના જ ઘરના સંબંધના નજીકના વ્યવહારના બધા જ સંબંધોમાં તમે જોજો કે હરેક પોતપોતાની રીતે પોતાનું રક્ષણ કરે એમ રેટ ના રહે હે હવે બોલવાથી પોતાનું રક્ષણ ના રહે એવી પરિસ્થિતિ આવી જાય તો એમાં એકદમ કોઈક વખતે બ્રેક વાગી જાય કે નહીં બહુ જુસ્સો આવે તો ના વાગે કદાચ એ તો સ્પીડમાં ગાડી હોત શું કરે કોઈ ગાડી સ્પીડમાં હોય તો પછી સમજાય છે એવી રીતે એ વ્યવહારમાં પણ આવે બરાબર આમ તો વ્યવહારમાં લોકિક કહે છે આપણા વેસ્ટર્ન વર્લ્ડમાં શું કહે છે દર્શનભાઈ સાહેબ લોકી ના મને ખબર નથી આ બધા જાણે બધું ભાઈ લોખી શબ્દ વાપરે છે એટલે વ્યવહારમાં એ જ થયું ને તારે એને કારણ કે જીવતો છે ને કઈ બહુ તો છે જ નહીં જીવતો છે એટલે જીવતા માટે તો એવું જ કહેવાય સમજાયું ને હવે એને જીવવાનું છે ને બધાને જીવવાનું જૂટવી ના લેવાય કોઈનું મહેતા સાહેબ જૂટવી લેવાય શું કહો છો મહેતા સાહેબ કઈ ગયા તમે ત્યાં બેઠા છો આ વખતે નહીં ડિગ્રી લેવાય ના જીતવાય ને એમનો તો હક છે બધાને જીવવાનો તો ભાનુબેન શું કે છે બહુ સારું થયું એને કોને તમારા બધી સાંભળે થઈ ગયો મમ્મી માંથી સાંભળજે હા કઈ નહીં દાદાજી એટલે લોકી એટલે આવી નમ્રતા આપણે ત્યાં નીચા મનથી કે નીચા મનથી પણ નીચા મનથી કોઈ સમજતું નથી એટલે નીચેરો નીચે નહીં તો મૂડી નીચી રાખને એમ કે પાછા શું કે મૂડી નીચે રહે એવું કે મૂડી એટલે શું માથું આ વગર ઉગેલી છે તમારે આમ નીચી એટલે અધર રાખે તો એ તો નહીં વટ આવે ને તો વટથી જ એવું રાખે જોજો બહેનો વટવાની નથી હોતી બોલતા નથી એમનું ચાલે ઘરમાં એમનું ચાલે એવું ના કહેવાય એવું ના કહેવાય એ લોકોને ખબર એવું ના કહેવાય તમને ઘરમાં નથી રહેવા દેતા એવું કોને કહ્યું આ લોકોને સરસ રાખે છે ભાઈ શું જીવો હા એ છે છોકરી કે દહેજ છે સમજી ગઈ એક અક્રમ વિજ્ઞાન આખું લઘુતા લઘુત્તમ ભાવ પર અને લઘુત્તમ પદ પર હતું વે બેક દાદા ભગવાનની હાજરીમાં ગુરુ પૂર્ણિમાનો અંક ગુરુ પૂર્ણિમા અંક અંક આખો નીકળ્યો આખો ગુરુ પૂર્ણિમાનો બહુ સારો કહેવાય કારણ કે દાદાએ તો કેટલી કેટલી રીતે સમજાવ્યું છે ઘણી ઘણી રીતે સમજાવ્યું છે એટલે એ તો બહુ સારું કહેવાય બહુ સારું તો એનાથી બધા સમજ સારી જાય એ વ્યવહાર વિજ્ઞાન કહેવાય આખું અને દાદાજી એમાં એક આખા અક્રમનો જો આમ જે સાર મને લાગ્યો જે દાદાજીએ કીધું કે આ જ્ઞાન મળ્યું એટલે તમારું કામ પૂરું હવે ખાલી લઘુત્તમ થવાની જરૂરત છે એટલે એના ઉપર હવે લાગી જવાનું કે એક બાજુ આ લઘુત્તમ થયા એટલે તમારું કામ પૂરું એમ એટલે એટલા માટે આ દ્રષ્ટિથી લઘુતા એ થોડું સમજવું હતું એટલે હા એટલે કે થઈ ગયેલા તેમાંથી નીકળી જવાનું એટલે લઘુ થવાય થવાથી ના થવાય થવાથી થવાથી પણ આગળ થઈ ગયેલા હતા ને આપણે ભારે એમાંથી નીકળતા જવાનું નીકળતા જવાનું ભારે થઈ ગયેલા એમાંથી કોણ નીકળે એ ભારત નીકળ્યા ને પછી એ લઘુસ થાય ને પછી તો એવું છે લઘુતા થવાનો શબ્દ આપણે ત્યાં કેવો છે આજ્ઞાધર્મથી એને સમજવાની પ્રકારે છે પુરુષાર્થથી છે આખો પુરુષાર્થ એવી રીતે અને શુદ્ધાત્મા થવા માટે છે પ્રાપ્તિ થઈ પણ થવું એટલે શું કે પોતે પોતાએ શુદ્ધાત્મા સ્વરૂપે પોતાના જ પૂતગલ સાથે મન વાણીને કાયા સાથે પણ એ સતત મન વાણીને કાયા એનાથી એના સ્વભાવથી રહ્યા કરતી હોય અને આપણે શુદ્ધાત્મા આપણે શુદ્ધાથી રહ્યા કરીએ એવી રીતે એટલે થવું કે છે એને એટલે અનુભવ પ્રમાણ કે એને અનુભવ પ્રમાણ સમજે તમે જ્ઞાની થયા કે છે થઈ નથી ગયા એટલે પ્રાપ્તિથી થયા કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ એટલે તો થયા કહેવાય જ પણ પ્રાપ્ત થયા પછી કરોડપતિ કહેવડાવવું એ જુદી વસ્તુ છે હજુ તો લખપતિ છે પછી ત્યારે કરોડપતિનું બધું એ કર્યા કરે તો ઊંધું થઈ જાય ને તો ધીમે ધીમે કર્યા કરે પ્રાપ્ત પુરુષાર્થ બરાબર પુરુષાર્થ એટલે વ્યવહારમાં પણ એ શબ્દ એટલો જ કામનો છે પુરુષાર્થ પણ વ્યવહારમાં પુરુષાર્થ દાદા ભગવાને બહુ સરસ સમજાવ્યું છે એ પુરુષાર્થ અને દૈવ લક ભાગ્ય આ બધું જ એ બધાના પરિપ્રેક્ષ્યમાં જો આ પુરુષાર્થ બહુ સારી રીતે વ્યવહારનો સમજાવવામાં આવે બહુ સરસ રહે આપણું સનાતન સુખ કેટલું સારું પુસ્તક ગોઠવણી કેટલી સરસ થઈ ગઈ છે કુદરત સહેજા સહેજ થઈ ગઈ ને જુઓ એવી વાત છે એ આપ જે કહો છો કે આંખોનો ભાર હલકો થવો જોઈએ તે એમાં જ દ્રષ્ટિમાં દ્રષ્ટિમાં દ્રષ્ટિમાં બરાબર હમ એ બીજું એક પ્રમાણ આજ્ઞાધર્મથી હું વ્યવહાર દ્રષ્ટિથી છું ને એટલે કે આજે હું પણ ડિસ્ચાર્જ થતું આજે માલિકીમાં વગરનું છે મારી વગરનું એટલે કે જે માલિકી બાબાના હુંથી મુક્ત થયા છે કે જેને કારણે એમને મમતાથી પણ મુક્ત થવાનું થયું માલિકી બાબાનું હું મુક્ત થાય એટલે એની જોડે મમતા મુક્ત થઈ જાય એ બે સાથે સાથે છે એટલે મમતા એ આખી હુંને વરેલી છે માલિકીપણાના જોડે જોડે જ હોય રાજા ને રાણી રાજા ને રાણી સમજો એટલે શતરંજમાં હંમેશા રાજા પર જ એટેક હોય હંમેશા જોજો આખા જીવનમાં વ્યવહારમાં તમે જોજો અહંકાર ગવાયો એટેક <laughs> જ એના પર હોય બધું બરાબર તો બધા જીવનમાં આ તો ભારતની વાત કરીએ આપણે પણ આજે વિશ્વમાં આ ધમાલ ચાલી રહી છે બધી એ શું છે તારે તમે જોજો સમાજમાં આપણે અરસપરસતામાં શું હોય છે જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ થોડુંક હજુ રહી ગયેલું હોય બધું પણ એ ચીકણું હોય બધું કેવું ચોરીને ચીકણું કરેલું એવું હમ ચોરીને ચીકણું કરે એટલે એમાં સૂળ કોઈને ના હોય પણ કોઈને એ સૂળ જેવું લાગે ચીકાશ વધારે શું કરે હે ચોરીને પેટમાં સૂર ઉભી કરે ને એના જેવું બીજાને વધારે લાગે હા પણ એ તો પેટમાં ફાળ પાડી દે આપણને પણ હવે મહાત્માઓને એવું ના થાય પ્રાપ્ત થયા પછી એવું ને મારાથી છૂટ્યા પછી એવું ના થાય કોઈ દિવસે પણ પછી રહ્યો હું તે ડિસ્ચાર્જ એટલે ખાલી થતો હું ખાલી થતો હું શરીરથી છે એટલે એને ચીકણાપણાનું મારાપણું થઈ ગયેલું એ મમતા ના કહેવાય પણ એને આપવું પૂકે છે અથવા તો પોતાપણું દાદાએ કહ્યું સમજાયું પોતાપણું એટલે આપણે મન વચન કાયાની ટેવોનો ચીકણો સ્વભાવ શું કહ્યું મન વચન કાયાની ટેવોનો ચીકણો સ્વભાવ ચીકણા ચિકાસને લીધે આપણે પોતાપણાના પ્રકારો ઘણા બધા પ્રકારે હોઈ શકે છે ઘણા બધા અંતસ્કરણથી બાહ્યકરણથી બધી જ રીતે હોય એટલે આ બધું જ આપણે ચોસઠ ઘડી એને કહે છે ને ઘી પૂરે તે આપણે જે બધું હોય ત્યારે આપણો હવન અગ્નિ ચાલ્યા જ કરે હું જ્ઞાતા દ્રષ્ટા મન વચન કાયાથી નામ નામની માયાથી ભાવ દ્રવ્યકર્મનો તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું પરમ જ્યોતિ સ્વરૂપે એવો શુદ્ધ આત્મા છું સિદ્ધ ભગવાન છું અને એ રીતે અને એ મારા જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાનના અને દર્શનના કરતા સ્વભાવથી ન્યાય સ્વભાવે કરીને દાતા દ્રષ્ટા આવે હવે હું એક પ્રયોગ માનવો જે જો કલાક કલાકનો કરો તે સામાયિક કહેવાય જે પરાક્રમ કહેવાશે આપણે બધાએ તો એમાં પોતાપણું જ્યાં જ્યાં પોતાપણું જેવું હોય ને ત્યાં પોતાપણાને જ આ યજ્ઞમાં હવનમાં સમિત તરીકે હુમાય સમજાયું ને અને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી આપણું એ જૂથ કહેવાય શું જ્ઞાતા દ્રષ્ટાપણું એટલે જ્ઞાતા દ્રષ્ટાપણ કહેવાય એટલે આપણે વચ્ચેનો ભાગ છે ને તો અંતરાત્મા દશા છે ને એટલે આ બહુ અદભુત યજ્ઞ કહેવાય આ છેલ્લામાં છેલ્લો યજ્ઞ છે બરાબર પોતાપણું છે એક સમય કાઢી લેવાનો અને દસ મિનિટ થોડો સમય કાઢીને પછી વધવા વધતા જવાનું સવારના પરમાં કાઢો તો ઉત્તમ છે શું બ્રહ્મ મુહૂર્ત તો ઉત્તમ કહેવાય એના જેવું કંઈ નહીં મોટા મોટો યજ્ઞ છે આપણો એ બહુ મોટો પછી યજ્ઞના પ્રકારો તો બધા જાત જાતના હોય ને યાગ હોય જાત જાતે યાગ હોય નહીં <laughs> જાત જાતે યાગ હોય એ બધું આપણા પ્રકૃતિના વિશ્લેષણમાં છે આખું વિધાન ધર્મ જ એના પર રચેલો છે વિધાન ધર્મ યજ્ઞ યાગ ઉપર જ રચેલો છે આખો આહુતિ ને યજ્ઞ ને બધું જ સ્વાહા બધું બહુ એ શું છે કે આ પ્રકૃતિના બધા આપણને સુખેથી રહેવા ના દે એવું બધું આપણે એનો યજ્ઞ હતો પણ <laughs> એ સાધુ પુરુષો કરતા ઋષિમુનિઓ ઋષિમુનિઓ એમને કેટલા મંત્રોની સિદ્ધિ હોય પછી દેવો જોડે આપણે મનુષ્ય ભાષામાં વાતો ના કરે પણ એમને આવડે એ ભાષા એટલે એમની રીતની કરે એ કોઈને સંભળાય એવી ના હોય પાછી <laughs> એટલે એવું અનુસંધાન હોય છે બધું આજે થોડી સ્લીપ થઈ ગયેલી થોડી વિદ્યા હોય તો એ કાચું કાચું ને પણ કેવું હોય પણ જેવા બધા સ્લીપ થયેલા ખરા ને આજે હજુ તો આ ભક્તિનો યુગ ચાલે છે ને બધો એટલે એ તો રે પણ એ પછી કેવું થાય કે જાણે કે આવું છે તલાવવાનો આવો જ ઉપયોગ કરીએ તે પોતાના લાભમાં ને બીજાના નુકસાનમાં ઉપયોગ કર્યા કર્યા પરીક્ષા એવું કે અને ઉપયોગ તો રીતે જ થાય ને આપણને કોઈને ઓછું ના થાય ને આપણને વધે નહીં ત્યાં સુધી ઉપયોગ કેમ કહેવાય બિહારી આનંદ જેવું શીખવાડે છે એવું છે ના પણ એ તો સામાન્ય પણ એવું છે બતાવી કેમ હશો છો બરોબર છે એવું જ ચાલે જીવન જ એ છે પણ એ જીવનમાં મને તો ભાઈ એવું કરતું પણ બીજાનું ઓછું ઓછું થાય એવું કર વધારે ઓછું થાય એટલું બધું શું કામ કરું છું એને બિચારાને થોડું લાગ એના ભાગ <laughs> હે અને એનું ઓછું થયું તારા પર તો મલ્ટીપ્લિકેશનથી આવે પણ તું કેવી રીતે કરું છું એના પર છે મલ્ટીપ્લિકેશન કરતા કરતા ભગાઈ ના જાય એટલું જોવાનું <laughs> ખરું જ નહીં એ થઈ જાય શું ખબર પડે આ સમજાવવાનું છે વિજ્ઞાન શું કહ્યું આ વિજ્ઞાન સમજાવવાનું છે જીવનનું જીવનનું ગુણાકાર અને ભાગાકારનું વિજ્ઞાન અને સરવાળાની બાદબાકી કેવી રીતે કુદરતના પ્રમાણથી આ બે વસ્તુ સમજાવવાની છે કુદરતથી અને કુદરતીપણે આપણે જીવવું અને બધાને જીવવા દેવું એ સરવાળા બાદબાકીના ભાગમાં જાય અને કોઈનું ઓછું કરવું અગર લઈ લેવું અને આપણે આપણું સંગરવું વધારવું એ ગુણાકાર ભાગાકાર એટલે ભાગાકાર છે તે ફર્સ્ટ ક્લાસ નિરાતે ઊંઘમાં થયા કરે ઉગાડી આખી ઊંઘ હોય બધી નહીં તો થતી નહીં તો નહીં તો જગત રહે જ નહીં કોઈ તો એક બાજુનું થઈ જાય પણ જગત મૃદુસનભાઈ એવું ના થાય એક પક્ષી થઈ જાય હતો બોલો બોલો પોતેથી બોલો સવાલ એવો હતો કે આપણે દાદાના જ્ઞાનમાં આવ્યા પછી દાદાની સમજ પડ્યા પછી અને આટલા વર્ષ દાદા જોડે બેઠા પછી ખરેખર આપણાથી આવું કંઈ થઈ શકે ખરું સવાલ એ છે કે આવું આપણાથી થઈ શકે મહાત્માથી ના થાય ના થાય હું માનું વાત સામાન્ય છે હા આપણાથી તો કંઈ સામાન્ય સામાન્ય વાત છે પણ આપણામાં હવે આ પોતાપણાનો હવનમાં જેનું બરોબર ના સિલકમાં રહેલો હોય ને એટલે હજુ હવન તો ચાલુ તે વાત છે એટલે એમાં એ ક્યારે ભાવને અભાવ ભાવને અભાવ ભાવને અભાવ એ હજુ ચીકણાપણાને કારણે રહેલો છે હજુ મહાત્મા પદ પછી પણ શું કહ્યું હવે કરવા એ કરવાથી થતો નથી એ તો પેલો ડિસ્ચાર્જ છે ને ચીકણો સ્વભાવ એનો સ્વભાવ છે એવો એટલે જેવું ઉદય પરિણામ એવું એ રહ્યા કરે ભાવ કે અભાવ સ્વરૂપે બંને રીતે એટલે કયું દે નો કર્મ બધા કયા નો કર્મ હમ ને આવરણો બધા અંદરના હમ આવરણો બધા અંદરના એટલે મહાત્માઓને સિદ્ધાંતથી તો નાશ થાય પરંતુ સિદ્ધાંત સચવાઈ રહેવા માટે આપણે જાગ્રત તો રહેવું પડે ને આટલી જ વાત બીજું કંઈ નહીં અને જાગ્રત એટલે શું કે ઉઘાડી આંખને આપણે આંખો ખુલી રહે જાગ્રત એવું નથી કહેવાતું સ્વભાવ જાગૃતિ બનતું રહેતું બધા આગળ શું શું બને છે શું શું નહીં એની આગળ આપણે જાગ્રત છીએ પછી નિંદ્રા શું હોય કે જાગ્રત શું હોય રાત્રિ હોય કે દિવસ હોય એવું રહી શકે ને તે મહાત્માઓને રહે નક્કી નિશ્ચય નિર્ણય નિશ્ચયથી હવે હું શુદ્ધ આત્મા છું અને આ જેમાં બન્યા કરે છે એ બધું જ આજ્ઞાને આધીન છે બીજું કંઈ જાણું નહીં હું તો એટલે આપણે એવું બોલીએ કે હું આજ્ઞા અધીન જ છું એવું બોલી નાખે તો એ વાંધો નથી પછી કે શુદ્ધાત્મા હું એટલે કંઈ શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છે પરંતુ હું આજ્ઞા અધીન છું બોલે ને ત્યારે આજ્ઞાનું જરાક અધીનપણું આપણને સરખી રહ્યા કરે અધીનપણું જેટલું રહે એટલું આપણું સ્વાધીનપણું બહુ સુંદર રીતે રહ્યા કરતું રહે સમજાયું ને અધીનપણું ને સ્વાધીનપણું કારણ કે અધીનપણું કેવું છે નિરાલમ સ્વરૂપ છે એ પાછું એમાં કોઈ અવલંબન મૂક્યું નથી આજે જીવતી વ્યક્તિનું કોઈ અવલંબન હોય સમજાય તો અવલંબન સ્વરૂપ છે હા આમની કરુણાદાદાની આજ્ઞા છે એવું આપણે દાદા ભગવાનની આજ્ઞા બોલીએ ખરા સમજ્યું પણ જે આજ્ઞા અંદરથી જેટલી સમજાઈ છે ને એટલામાં લાગે કે આજ્ઞા એમની છે પણ આ તો આપી છે તો મને જ ને કે છે અને મને આપી છે મારે એવું હોવું છે ને અને એમને એમનો આટલો બધો આનંદ વર્તાય છે આ છે અને એમનું છે સ્થિતિ તો એના માટે આજ્ઞા આપી મારે પણ એ સ્થિતિ મને મળે ને પ્રાપ્ત થઈ ગઈ પણ હવે સ્થિતિમાં આપવું ને મારે એમ એ માટે છે અમને એવું આ વખતે અનુભવમાં સમજાયું ત્યાં આગળ કે દાદા તો ચોવીસે કલાક તમને કંઈ ને કંઈ સૂચન કર્યા જ કરતા હોય છે એ બને જ ચોક્કસ વાત સાચી અનફોર્ચ્યુનેટ પાર્ટ એવો છે કે આપણે કદાચ આપણા સ્વાર્થને લીધે કે વોટ એવર ધી આર આપણે એને સમજી નથી શકતા પણ immediately after a while we reflect back કે ના આ દાદાએ તો કહ્યું છે આ દાદાના વાક્યો છે તમે પાછા ઇમિડિયેટલી ત્યાં ચાલી એટલે જેટલો ના રહી શકો ભાગ રિફ્લેક્ટ થયું તે વખતે શું છે વિધિથી પ્રતિક્રમણ થઈ જાય ને તો પછી એમાં ચિકાસ ઓછી થાય એટલે બીજી વખત તે આપણને બહુ સારું રહે એટલે પ્રતિક્રમણ ધીમે ધીમે ધીમે એની સમય મર્યાદા એ આખી સંક્ષિપ્ત થતી જતી જાય અને આપણા પ્રતિક્રમણો ફટફટ થતા જતા જાય ધીમે ધીમે થાય બધું પરંતુ આના માટે આ કાળજી અને આપણો આજ્ઞાધર્મનો નિશ્ચય પ્રાર્થના સાથેનો શક્તિદાદા દાદા જ્ઞાની તમારી અને નિશ્ચય મારો દાદાજી દ્રષ્ટિ અને દર્શનમાં તફાવત શું જરા સમજાવો ને એક જ હોય એક જ હોય દ્રશ્ય અને દ્રષ્ટિ બે જુદા જ છે હંમેશા વ્યવહારથી પણ આપણે ચર્મચક્ષુની દ્રષ્ટિ કહીએ છીએ તો ચર્મચક્ષુની દ્રષ્ટિથી પણ આપણે જોઈએ છીએ કે દ્રશ્ય અને દ્રષ્ટિ તો જુદા જ છે અલગ છે એટલે એ અલગ હોવાને કારણે દ્રશ્ય દ્રષ્ટિથી જે દેખાય છે તેમાં દ્રશ્ય દ્રષ્ટિને કશું કરી શકતું નથી પરંતુ દ્રશ્ય અને દ્રષ્ટિ વચ્ચે અનુસંધાન સર્જાય છે કે ભાઈ આ ઉડી પ્રગટાવી છે આજે ઉડી છે ચાલો આપણે પૂજા કરવા જઈએ ઉડી છે ઓળી પણ એ દ્રશ્ય છે એમાં દ્રષ્ટિ ચર્મચક્ષુની છે છતાં પણ એ દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ ઓળીથી જલતી નથી રાજતી નથી ગરમ કશું નથી થતું એને સમજ્યું ઓળી ઓળી જ છે અને દ્રષ્ટિ એ દ્રષ્ટિ છે આ તો વ્યવહારનું સ્થૂલ સ્વરૂપક કહું છું તમને આવી જ રીતે દ્રષ્ટા સ્વભાવ એટલે કે દ્રષ્ટિ એટલે શું દેખના દેખવું તે દેખાવાની ક્રિયા અને દેખાવાની ક્રિયાને સામાન્યપણે દર્શન જ કહેવાય છે આમ તો અલૌકિક ભાષા અર્થમાં દર્શન છે દર્શનનો અર્થ છે પણ વ્યવહારમાં પણ શરીરને આત્માના સાથે હોવા પણ એને કારણે એ દર્શન શબ્દ વ્યવહારમાં આવે જ અને એના કારણે દર્શન શબ્દ બહુ પ્રચલિત છે બધી જ રીતે તમે આખા વિશ્વમાં આ સમજાવશો તો એ પ્રચલિત છે ભારતમાં તો ખાસ કરીને એમાં સ્વભાવ દ્રષ્ટિ એટલે દેખવું એટલે દેખવાનું તો દેખનાર કોણ તો કે આંખો તો કે આંખોનું દેખવાનું તો બધું જુદું બને છે એ આપણે દેખ્યું હોય તે પ્રમાણે આપણે અંદર હોય તે પ્રમાણે ના હોય સાથે તો કે માનેલો હું છું ને એ માનેલા લીધે જ આટલું છે શું કહ્યું અને માનેલા લીધે હોવા પ્રમાણે આવું છે એટલે એ દ્રષ્ટિ બધી બે ભાગ ભરી હોય સિક્કાના બે બાજુ વાળી એવી રીતે થાય પણ દેખનારો હું છું હું કોણ તે હું પોતે સ્વયં દેખનારો એ વાત છે એટલે એ દેખનારો હોય તો એને દ્રષ્ટા કહેવાય દ્રષ્ટા દેખનારો એટલે દ્રષ્ટા આ શબ્દ બહુ અગત્યનો છે આ જો એ અધ્યાત્મની ભાષા વ્યવહારમાં અને લૌકિકતામાં લાવીને એ રીતે સમજાવાય તો બહુ સુંદર એટલે બ્રહ્માંડી રહસ્યો કેવળ જ્ઞાન પ્રકાશે છે ને એમાં બહુ સારું અમને અરવિંદ બહુ સારું એમને લાવી શક્યા છે ઘણી સારી લાવી શક્યા છે એટલે બ્રહ્માંડી રહસ્યો કેવળ જ્ઞાન પ્રકાશે કેવળ જ્ઞાન પ્રકાશે એટલે આપણે તીર્થંકર ભગવાન તો કે જૈન દર્શનમાં કેવળ જ્ઞાન કર્યું છે એ અર્થ ના હોય પણ કેવળ જ્ઞાન પ્રકાશે કેવળ શબ્દ જુદો અને જ્ઞાન પ્રકાશ એ બે શબ્દ જુદા તરત જ ખ્યાલ આવી જાય બહુ સરસ છે અક્રમ વિજ્ઞાનમાં આયા કરે છે મને લાગે છે દર વખત થોડું દર વખત આપે છે થોડું એક પદ બોલો ને પછી આપણે આ લઈએ બિહારી આનંદજી તમને વાલું ગમતું પર બોલાવો જય સચ્ચિદાનંદ અમ પથ્થર દિલના લોઢાને ગમ પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો હા જાદુ બરિયા અમીનયણાથી તુમ જાદુ બરિયા અમીનયણાથી બાળો સગડા પા બાળો સગડા महादुखरूपी जग संयोगो महादुखरूपी जग संयोगो છૂટવા માટે ધર્મ પ્રયોગ છૂટવા માટે ધર્મ પ્રયોગો નિરદ્વેષ જરાવો કરમ વિયોગો નિરદ્વેષ જરાવો કરમ વિયોગો નથી જ ખપતા ભવત્રિયોગો નથી જ કપતા ભવત્રિયોગો હું શાશ્વત કેવળ આત્મા છું તે હું શાશ્વત કેવળ આત્મા છું તે રટણ જગાવો રટણ જગાવો મુજ જર જેવા કઠણ દિલ પે મુજવા જેવા કટણ દિલ પે કુસુમ કર સંગા કુસુમ કર સંગા અમ પથર દિલના લોઢાને વરના લોડાને પ્રભુ આપ લગાવો હા પ્રભુ આપ લગાવો હા તુમ જાદુ ભરિયા અમી નયણાથી તું જાદો ભર્યા અમી નયણાથી બાળો સગડા પા બાળો સગડા પા મનવાણી શરીરના કમઠ કરમથી મનવાણી શરીરના કમઠ કરમથી ગુજ પાડી બહુ કપટ હમથી ગુચ પાડી બહુ કપટ હમથી અણહકનું ખેચ્યું મોહ ભરમથી અણહકનું ખેચ્યું મોહ ભરમથી ઊંધું જ ચાલ્યા મોક્ષ મરમથી ઊંધું ચાલ્યા मोक्षमरमति अहि मिथ्यात्वे डूबेला जीवने अहि मिथ्यात्वे डूबेला जीवने पारस कर जोना पार કરજો ના શુદ્ધ પુદગલના કમઠ કસાયો શુદ્ધ પુદગલના કમઠ કસાયો છેદો પારસના છે દો પારસના અમ પથ્થર દિલના લોઢાને અમ પથ્થર દિલના લોડાને પ્રભુ આપ લગાવો સન રક્ષો દેવી પદ્મા શાસન રક્ષો દૈ જ સુજાવો અંતર પ્રજ્ઞા નિરમુજ સુજાવો અંતર પ્રજ્ઞા અબવર સાવો સમકિત સંજ્ઞા અબવર સાવો સમકીત સંજ્ઞા અમને મળજો વિતરાગી દીક્ષા અમને મળજો વિતરાગી દીક્ષા પ્રગટાત્મા જ પાસ પ્રગટાત્માની જ પાસ અને કાંતિક સર્વોદય પર શુદ્ધ અને કાંતિક સર્વોદય પર સુત અને કાંતિક સર્વોદય પર સુત અને કાંતિક સર્વોદય પર કરુણા છાટો સના કરુણા છાટો સના પથ્થર દિલના લોઢાને નમ પથ્થર દિલના લોઢાને પ્રભુ આપ લગાવો હા જય જય આપણે એસ એમ પટેલે ત્રણ આપતસૂત્રો પૂછ્યા છે દાદા ભગવાનના તે લઈએ નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હું રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી સૂત્ર નંબર બે હજાર એકસો ને દસ સંસાર સ્વાર્થનો સગો છે બધી રિલેટીવ સગાઈઓ છે એક જ્ઞાની પુરુષ એકલાની જ રિયલ સગાઈ છે એ તમારા પ્રત્યે અત્યંત કરુણાવાળા હોય એ પોતે આત્મસ્વરૂપ થયેલા હોય તેથી તમારો ઉકેલ લાવી આપે આ દાદાના સત્સંગમાંથી એમની શાશ્વત રહેતી સરસ્વતીમાંથી આ પુસ્તક લેવામાં આવ્યું છે કેટલું સરસ છે પોતે પોતાના માટે ના હોવા છતાં પણ પોતાની દશાએ કરીને કેટલું સુંદર કહી શકે છે આ વાત છે એટલે લઘુત્તમ લઘુત્તમ ભાવ વગર ના બની શકે આ સાહેબ બને કોઈ દાળ ના બની શકે સંસાર સ્વાર્થનો સગો છે અને પછી એટલા ચોખ્ખા હોય સ્પષ્ટ હોય કે બે નોખું જ ચોખ્ખી જ વાત એમાં ગરબડ સળબડ ભેર શેર કશું જ ના હોય ચોખ્ખી જ વાત થઈ જાય ત્યાં નહીં તો વ્યવહારને લૌકિક ધર્મમાં એટલું ચોખ્ખાઈ હોય નહીં હોય નહીં એમાં ચોખ્ખા માટેનું બધું જ ઉદ્ગારો હોય પણ ચોખ્ખાઈ થાય નહીં એનાથી એટલે પુણ્યપાપનો માર્ગ કહેવાય સંસાર સ્વાર્થનો સગો છે બધી રિલેટિવ સગાઈઓ છે સંસાર સ્વાર્થનો સગો છે કયું એટલે એમાં તિરસ્કાર કેટલો છે કહો મને પછી જોડે કહે છે ને બધી રિલેટિવ સગાઈઓ છે રિલેટિવ શબ્દ બોલતાની સાથે ના સમજી બધા બધા સમજે છે અને વ્યવહારમાં ક્યાં નથી સમજતા એ જ્ઞાની પુરુષ એકલાની રિયલ સગાઈ છે ક્યારેય શાશ્વતી છોડે એ તમારા પ્રત્યે અત્યંત કરુણાવાળા હોય એટલે એમને જે કોઈ મળે અને ના મળે આમ તો સામાન્ય ભાવ હોય જ પરંતુ વિશેષે કરીને જે કોઈ મળે બધા માટે ખાસ એમને માટે જેને પોતાને લાગે કે આપણે હું જ્ઞાની પુરુષ એવું લાગતું હોય એને એના માટે કે છે કે તમારા પ્રત્યે અત્યંત કરુણાવાળા હોય એ પોતે આત્મસ્વરૂપ થયેલા હોય તેથી તમારો ઉકેલ લાવી આપે એટલે આખા સત્સંગમાંથી આપ સૂત્ર લેવું છે આ એટલે જેમાંથી લેવું હોય તેમાં આગળ પાછળ કોન્ટેક્ટ હોય પાછું શું એટલે પેલાવી આપે અને આમાં વ્યવહારથી સમજાય એવું જ છે બધાને બહુ સરસ છે આપતા સૂત્ર નંબર બે હજાર એકસો ને એકાણું ખબર છે ને તું શું શું પૂછવું છે કંઈ પૂછવું છે તારે હા અતુલ આપો એ બોલવાનું હે જે હશે તે જેવું હોય તો આપણને એ બાજુ નથી બોલવાનું મોટેથી બોલશે જરાક મૂકે નામ બોલ મિત્તલ છેક સુધી સંભળાયું મિત્તલ હે મિત્તલ વી કે મી મિત્તલ મિત્તલ મિત્તલ તો બહુ પૈસાવાળા છે એવું નામ હોય છે હોય છે ચલ બોલ હું અરવિંદભાઈની દીકરી બોલ હું અરવિંદભાઈની દીકરી રસિક કાકા અમારે ત્યાં આવે છે અરવિંદભાઈ આવે છે આવે છે ત્યાં સુરતભાઈ અમને ત્યાં ઉતરે છે તે બોલ એટલે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે હું કઈ આમ વિચારું ને એનાથી ઉલટું જ થાય એટલે મને એમ સમજ નથી પડતી કે શું કરવાનું તો હું જે ઈચ્છું તે થાય આપતા મિત્રો ક્યારે જવાનો <laughs> છે સુરત એમ એની સિસ્ટર અહીંયા છે ને એવું છે તો તો બરોબર છે તો અહીંયા કેટલું રહેવાની છું હું આ મંડે જાઉં છું આ સોમવારે ચાલી સોમવારે ચાલી તો બરોબર તો તું તરુબેનને મળજે ત્યાં સુરત વાત કરજો એમને સમજાવી દેજો હા બધું સમજાવશે તને હા વસંતભાઈ પણ સમજાવશે હા હા જાય છે ભરતભાઈ બધે પહોંચી જાય છે તો તમે પેલા બધા કઈ જગ્યાઓ નાની બીજી બધી બધે જાય છે તો એટલે સારો બધા પ્રગટ જગતનું જે વિજ્ઞાન છે તે ક્રમિક છે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું પગથિયા ચડવાનું અને આ તો અક્રમ વિજ્ઞાન દસ લાખ વર્ષે ઉત્પન્ન થયેલી વસ્તુ છે આ એમાં તો લિફ્ટમાં જ જવાનું પગથિયા ચડવાની મહેનત જ નહીં પછી નિરંતર સમાધિમાં રહેવાય આદિ વ્યાધિ અને ઉપાધિમાં નિરંતર સમાધિ એટલે આપણે જગત અને જગતમાં રહીને આવ્યા છીએ અને આજે ખાસ કરીને ભણતર વધ્યું છે વિજ્ઞાન આટલું બધું ભૌતિકતાએ વિકાસ પામ્યું છે એટલે બધાને એ પ્રમાણે જગતના જગતના બહુ અધ્યાસ થઈ ગયેલો હોય ને એમાંથી નીકળ્યા હોઈએ છતાંય પણ એના પડઘા રહ્યા કરે આપણને એટલે એ તેમજ જેમને જગતને વિશ્વ છે અને અહીંયા પણ બધે દેશમાં પણ ભારતમાં વિજ્ઞાન તરીકે વિજ્ઞાન શબ્દથી જો સમજવું હોય તે વિજ્ઞાનની એના અર્થમાં એક્ઝેક્ટ અર્થમાં સમજાયું છે એ સૂત્ર છે જગતનું જે વિજ્ઞાન છે એ ક્રમિક છે એટલે જગતમાં ચાલતું વિજ્ઞાન બધું જ અને એમાં ધર્મ પણ આવી ગયો બધું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું પગથિયા ચડવાનું અને આ તો અક્રમ વિજ્ઞાન દસ લાખ વર્ષે ઉત્પન્ન થયેલી વસ્તુ છે આ દસ લાખ વર્ષે કે એટલે કોઈ પણ વિચાર તો કરે ને આ દસ લાખ એટલે ટેન મિલિયનનું વાત કરે છે નહીં એક મિલિયન તો એક જ મિલિયન બસ પણ પેલા તો બિલિયનનું વાતો કરે છે એનું શું એમાં તો લિફ્ટમાં જ જવાનું પગથિયા ચડવાની મહેનત જ નહીં પછી નિરંતર સમાધિમાં રહેવાય આદિ વ્યાધિની ઉપાધિમાં નિરંતર સમાધિ એટલે ખાસ કરીને એ બધું એનું વિજ્ઞાન આપવું પડે આ સૂત્ર આ સૂત્રનું બધું વિજ્ઞાન બહુ સમજાવવું પડે શું એ તો આમાં તો બરોબર છે બહુ લાંબુ છે એ તો એ તો આખો બધો વિસ્તાર કરવો પડે બધો સમજો કારણ કે સૂત્ર એવું છૂટું ના જાય આ બહાર સમજો બહાર આપવા માટે તો લોકને લૌકિકમાં જે હોય તે જ કામ લાગે ખ્યાલ આવ્યો તમને આપણે ખીવરીમાં જઈએ ત્યારે કેવું નથી વાંચતા તમે એમાં પણ અમુક અમુક એવા આવી પણ જાય પણ છતાં મોટે ભાગે બહુ સુંદર છે મોટે ભાગે આ ચોપડીઓ નીકળી છે ને આપણી બધી જુઓ સમજાય છે આપણે બધા જોઈએ છે ને ત્યાં આગળ એવું ના આ તો અવસર્પની કાર જે આવ્યો છે એટલે કે ઓછા ઉતરતા સુખનો કાર ને ચડતા દુઃખનો કાર એમ અવસર અવસર્પની એટલે ઊંધો સરકતો કાર ઊંધો સરકતો એટલે સુખ હોય એટલે ઓછું થતું જાય દુઃખ વધતું જાય એટલે ઊંધું સરકતું કહેવાય અને ઉત્તસર્પિણી એટલે દુઃખ ઓછું થતું જાય અને સુખ એમ જગ્યાએ ઓછું જાય એમ ઉત્સર્પિણી તો આ કાળ છે ને અવસર્પિણીનો એ કાળચક્રમાં ક્યારેક આવે છે ક્યારેક આવે છે હુંડક નામનો કાર છે આ હુંડક નામનો એટલે આ અવસર પેઢીમાં અત્યારે આ કળિયુગ આવ્યું છે હુંડક નામનો બહુ અદભુત એ આવ્યો છે આ એટલે કે બિહામણો ભયંકર આશ્ચર્યથી ભરપૂર એવી રીતનો કાર્ય એને કરવો એટલે શાસ્ત્રોમાં આવી રીતે એનું વર્ણન કર્યું છે સમજ્યું આશ્ચર્યથી ભરપૂરને માટે દીઠ શબ્દ વાપરે છે દીઠ દીઠ આશ્ચર્યકાર સમજ્યું અને હુંડક હુંડક એટલે ભયાનક બિહામણા પરિણામો વાળો સમજાયું આમ બધું દેખાવાનું સારું સારું હોય પણ અંદરથી આપણને ભય ને દુઃખ એવું જ રહ્યા કરતું હોય એવું હુંડક એ બે રીતે સમજાયું છે શાસ્ત્રમાં અને એટલા માટે દસ લાખ વર્ષે ઉત્પન્ન થયેલી વસ્તુ છે આ એટલે આદિનાથ પછી અત્યારે આમાં પહેલી વખત ઉત્પન્ન થયેલી છે વસ્તુ એમ કે છે ખ્યાલ આવ્યો એટલે કોઈ કોઈ કેટલા ચક્રો ફરે ત્યાર પાછું આવ્યા કરે એ તો કાળ હાનિ વૃદ્ધિનો નિયમ છે ને કુદરતનો હાનિ અને વૃદ્ધિનો નિયમ એટલે પૂદગલ ને પૂદગલની પરિસ્થિતિઓ જેના કારણે જગત ને જગતની પરિસ્થિતિ છે એ બધામાં આ મધ્યલોકમાં એ હાનિવૃદ્ધિ આયા જ કરે છે બધી હાનિવૃદ્ધિ થયા કરે તો દસ ક્ષેત્રમાં આવી થયા કરે છે દસ પાંચ ભરત અને પાંચ ઐરાવત એવા દસ ક્ષેત્રો છે પૃથ્વીના પૃથ્વી દસ પૃથ્વીઓ કહેવાય ત્યાં આવું છે અને પાંચ મહાવિદ્ય ક્ષેત્ર છે ત્યાં સમકાલીન બધું રહ્યા કરે છે સમકાલીન એટલે કાળની પરિસ્થિતિઓવાળો તો જગત ખરું જ પરંતુ પરિસ્થિતિઓ આખું કાળચક્ર જે પ્રકારની હોય કે ત્યાં આગળ આ હાનિવૃદ્ધિ નિયમના પ્રકારમાં એ એટલા પ્રકારમાં દ્વાપર પ્રમાણથી જ કામ થયા કરતું હોય એ પ્રમાણ હોય છે સમજાય છે આજના એસ્ટ્રોફિઝિક્સ કે જીઓ છે જો થોડું કહે ને તો વિચારે એમને સમજાય બધું આ સમજવા માટે તો માથાકૂર કરે છે આવું અંદર જવાની ઉપર જવાની ના અને શરૂઆત કરીએ ના તે ફરી કાઢીએ સમજાય એટલે દસ લાખ વર્ષે પણ એનું આખું જરા વિગતથી આપવું પડે બધું એટલે કહેવાનું શું છે કે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક આગળ છોડે તો બીજું પકડાય છોડે તો પકડાય છોડે તો પકડાય એના જેવું એટલે નીચેનું પગથિયું છૂટ્યું થાય તો ઉપરનું જાય પણ નીચેનું છૂટે જ નહીં તો ઉપર કેમ કરીને જાય પરંતુ આ તો સામાન્યપણે સ્ટેપ બાય સ્ટેપ કહ્યું પરંતુ જીવનમાં એવું નથી જીવનમાં માણસના જીવનમાં પગથિયા ચડવાના એટલે કુદરતી પેલું હાનિવૃદ્ધિના ક્રમને આધીન હોય પોતાનું અંદર એ બધું ચાલતું જ હોય બહાર એટલે કે બહાર કર્મ છે એવો નહીં બધું અંદર જ હોય બધું કર્મને કર્મકૃત છે બધું કર્મને અનુસંધાનવાળો છે હાનિવૃદ્ધિ કર્મ શું કહ્યું હા અને કર્મ એ મનુષ્ય માણસને જ લાગુ પડે છે માણસને જ લાગુ પડે છે બીજા બધા ભોગવટા જ છે ખાલી ભોગવટા એમાં કર્મ નથી કર્મ નથી કર્મ ફક્ત માણસમાં કારણ કે માણસમાં જ હું ને મારું હોય બીજે ના હોય દેવોને હોય ખરું પણ મારું જ એટલું ભારે બસ બીજું કશું ના હોય દરેક બીજું હું એ ભોગવટામાં જ ગયું આખું એ હું આખું મારા પ્રમાણ હોવા પ્રમાણેનો સુખનો ભોગવટો બીજું કશું જ નહીં અને હું પણ ભારવાળો હોય કે બહુ ભાર થઈ ગયો હોય એની સજા સ્વરૂપનો એનો ભોગવટા સ્વરૂપ તે હું પણ પછી ત્યાં એ જીત તમારી જયા કરે હવે હું પણ રહે એમાં રહે પણ સંકિતવાળા જીવો જે હોય ને એ સંકિતની એ દ્રષ્ટિએ કરીને એમને તે વખત રહે અરે હા એટલે એમને એ કાળથી મુક્ત થયેલા હોય ને સંકિત તો એટલા માટે ત્યાં આગળ રહીને પણ એમને જંખના શું હોય ભાવના શું હોય કે હા એ તો અહીંયા આગળ જ છૂટાય એવું છે આ તો મુક્તિ બીજું કોઈ મનુષ્ય દેહ સિવાય મુક્તિ પ્રાપ્ત થાય એવી નથી એક જ ક્ષેત્ર એવું છે મનુષ્ય શરીરનું કે જેનાથી કરીને આપણે સંપૂર્ણપણે આ કર્મથી અને ભોગવટાથી બેવથી છૂટતા થઈ જઈએ મુક્ત થઈ જઈએ એમ એટલું એટલે સંન્યાસ યોગ કયો ગીતાજીમાં પણ સંન્યાસ વર્ણવ્યું છે અને બાંધે ભારે છે આખું ભાગ્યભાઈ સ્પષ્ટતા એ નથી અને દાદા ભગવાને જ આ સ્પષ્ટ કર્યું કે સંન્યાસ કોને કહેવાય કે કર્મથી મુક્તિ પામ્યા હોય એને સંન્યાસ કહેવાય સંન્યાસ સંન્યાસ એટલે સંન્યાસ ધર્મ આ સાધુનો ધર્મ મને કહે છે ને એવું સમજીએ છીએ આપણે સંન્યાસ લેવો ઘરથી આપણે ઘર છોડી દેવું સંબંધો છોડી ત્યાગ કરવા સમજાય છે સંન્યાસ ના સંન્યાસ એ લૌકિકતા છે વ્યવહારથી છે પણ ભગવાનની ભાષામાં અલૌકિકતા એ કરીને કર્મ અને કર્મના કરતા પણાથી આપણે મુક્ત થઈએ શું કહ્યું કર્મ એટલે કર્મની બધી જાતિ આવી ગઈ બધી જાતિ આવી ગઈ એ બધા કર્મોથી મુક્ત થવું અને એના કરતાપણાથી મુક્ત થવું આવી રીતે ત્યારે એ સંન્યાસ કહેવાય એટલે એને કર્મ સંન્યાસ કયો શું કહ્યું કર્મ સંન્યાસ કર્મ સંન્યાસ અને પછી આજ્ઞા ધર્મથી આપણે આજ્ઞાધર્મમાં આવ્યા પછી આપણો ધર્મ સંન્યાસ એ આપણો પુરુષાર્થ ચાલુ થઈ જાય પુરુષાર્થથી છે ધર્મ સંન્યાસ શું જ્યારે પેલો ક્રમ માર્ગમાં દેહના અને દેહની ક્રિયાઓના પુરુષાર્થથી એ ધર્મ સંન્યાસ એટલે કે ઘર અને સંબંધોથી મુક્ત થયેલો સાધુ ધર્મ પાયા પછી એ હોય નિપુલા ધર્મ સંન્યાસ અને પછી લૌકિકતામાં સમાજમાં સંસારમાં એ બધાને એમનું માર્ગદર્શન આપ્યા કરે બધાને આપ્યા કરે માર્ગદર્શક કરે એટલે ગુરુ કહ્યું ને આપણે ગુરુ હોય બધા એના પદો હોય દશાઓ એટલે કર્મ બધું સ્ટેપ બાય સ્ટેપ માર્ગ ક્રમ માર્ગ અને એ ક્રમ એવો કે ઊંચો નીચો ઊંચો નીચો ઊંચો નીચો બે બે બાજુવાળો ખરો ને એટલા માટે રહ્યા જ કરવાનો અને અક્રમ માર્ગ એ કેવળ કૃપાનો જ માર્ગ છે કેવળ કૃપાનો એટલે એ કે કૃપા ક્યારેય પણ એવો પુણ્યાનુબંધી પુણ્યનો આપણો અંદરનું જે ભાગ હોય એના કારણે જ આપણને ભાવ એટલે ભાવ આપણે પોતે પોતાની સમજણ કરીને તો કરી શકતા જ નથી પરંતુ આ કાળ એવો આશ્ચર્ય આવ્યો છે એવો આશ્ચર્યકાર કે જ્ઞાની પુરુષ એ પોતાની જે ભાવનાથી આવ્યા છે પોતે આવી રીતે તાબડી અદભુત બધા રહસ્યો જેમનામાં જ્ઞાનમાં બધા પ્રકાશીને ખુલ્લા થઈ ગયા છે એ એમના કરુણા ભાવથી આવ્યા છે બધાને મુક્તિ કે થાય છે જે મને મળે એની મુક્તિ થાય એમ જે મને મળે કહ્યું બધાને મુક્તિ કરવા જેવું નહીં પણ જે મુક્તિ થાય એટલે દાદા કહે છે ને મારી પાસે આવી પડેલો આવી રીતે વાત છે ખ્યાલ આવ્યો એટલે બહુ વિગત માગે છે એમાં અને ત્રીજું સૂત્ર છે એક હજાર ચારસો ને બાવન અક્રમ માર્ગ અને ક્રમિક માર્ગ બે માર્ગ જુદા છે જ્ઞાને કરીને એક છે પણ ક્રમિક માર્ગ કરવા પણ માર્ગ છે અને અક્રમ માર્ગ લગામો છોડી દેવાનો માર્ગ છે કેવું સરસ બેન એટલે આવી એની વિગત છે બધી પછી એને વિગતથી કહેવું પડે બે વિગતથી બહુ વિગતથી કહેવું પડે ચાલો તાર આપણે બધા સમજી ગયા છીએ <laughs> મંત્ર બોલાવો આપણે દસ વાગ્યા છે દીપકભાઈ એનાઉન્સ કરી દીધું હવે પછીનો દાદાજીનો સત્સંગ ગુરુવારે પરમ દિવસે સવારના નવથી દસ આ જગ્યાએ રહેશે આવતીકાલનો બહેનોનો સત્સંગ મહાત્મા સુધાબેન કમલેશભાઈ પટેલના નિવાસસ્થાને સુરતાલી કમલેશ રક્ષાબેન કાપડિયાના નિવાસતે જરા મહાત્મા ભૂલ થઈ રક્ષાબેન રક્ષાબેન કાપડિયાના બાપ પોતાની જગ્યા જ ઉભા રહીને દાદાને જઈ શક્યા નવરાત્રી છે માતાજી વાળે નવ દિવસ નવરાત્રી બરાબર કે છે કે હું કેલનપુરી જવાનો અને ત્યાં લીમડા છે ને પૂરા પાના એ નવ દાદા હું તો ત્યાંથી નિરાતે રહી છે રડતી કે છે નીકળી ગયા છે તો અનુભવ આપશે જય સચિદાન